સ્વાતી આજ્ઞા સમજ ને હા મારે જોવાનું છે તમારે આજ્ઞા જ પાડવાની સંભાવ કરવો છે ગુલાબી સમજમાં આવ્યું કે ભાઈ ફાઇલ નંબર ટુ ને તમે કહ્યું કે જરા જન્માનું મૂકી દો ત્યારે એમને કહ્યું પાંચ મિનિટમાં આવો એટલે આપણે પાંચ મિનિટ થઈ એટલે ગયા ત્યારે આપણે રસોડામાં જોયું ત્યારે કઢી ઉતારતા હોય ને તે પછી શાંતિ ઘટી ગઈ ઊંધી થઈ ગઈ કરી ઘડી ઊંધી થઈ ગઈ એટલે તમે કહ્યું જ્ઞાન હાજર થાય છે એટલે કોને ઊંધી કરી આ ઉભી કરી આ કરી કાળજી જય સચિદાન ભ્રષ્ટાચાર હજી જવું છે એટલે ધંધા નિકાલ કરવાનો સમજે ને થઈ કરવાનો પછી વાઇફ જોડે સંભાળ નિકાલ કઈ રીતે કરવાનો ના સાહેબ પણ સંભાળ લાઈફ જોડે એમને કહેવાનું કે હું બધે રાખડી અને આ ફળ શું કરો લઈ લઉં છું બરોબર ને એને સંભાળ નિકાલ થઈ ગયો હવે બીજો દાખલો આપો સંભાળ નિકાલ એક દાખલો આપણે કરીએ ને હવે બીજો દાખલો આપણે એક રૂમમાં બેઠા બેઠા સિદ્ધાર્થમાં ધ્યાન કરીએ છીએ અને પછી ગાયના ઉપર આમ અવાજ તો પણ આમ અવાજ કર્યો એટલે તમે અંદર બેઠા બેઠા શું સમજી જાઓ આપણું જ્ઞાન જ્ઞાનથી શું સમજો આપણે વાત કરી દાદા તમે બેઠા હો અંદર diante da શારીરિક ઝઘડો છે એટલે આપણે એને સિનેમાને કહેવાનું બેસો નહીં આપણે એનો નિવેડો આવું ના કરાય ભાવ વધી ગયા છે આવું કરીશું ગમે તે થયું પણ નિવેડો લાવાય બધે પેલા પચાસ પોણસો કહે ના મને સો રૂપિયા ના મને એકસો આજે શું જમ કે બસો અને પછી જતો હોય સિલેવાનું આપણે કહીએ કે કઈ ખુદ દુઃખ નહીં હોય ને એટલે નહીં થાય નહીં થાય એટલે નહીં વેર ના બંધાય તો જોવાનું તમે મટુમાં આવે એમ જોડે બધા વેર પકડશે કે હા વેર નહીં બતાવવાનું એટલે કોઈ બહુ નાખો ગયો હોય તો એના પૈસા તો ના આપે પણ ઉપરથી પાંચ ડોલર આપણે આવીને બરાબર પડે ના બહાર જાતો જતી લેતી કહીએ શું કહ્યું એમાં આપણું ડામણ વેર ના વધીએ તો નહીં તો એક ચાર પાંચ જણ એટલે વિક્રતા રાખીએ બધે જોમ નિકાલ કરવાનો પણ પાછો એને પીરે ચોથે ગયો છે ટાઈમ બધા આપ્યા ગયો ત્યાં સાહેબ કે છે એક પૈસો તને નહીં આપું ઘરના ભાવ ક્યાં બધા લખી રહ્યો છે શ્રીભાઈ કે સાહેબ એક પણ પૈસો ઓછો નહીં રહ્યો મારો ભાવ વધી ગયા છે એટલે ચડી ગયો વાટે ચડી ગયો શ્રીભાઈ સાહેબ કે તું મને ઓળખતો નથી કે સાહેબ ના બહુ મોટા માણસો આખા ના મોટા મોટા માણસો પણ મારે તો ભાવ વધી ગયા છે એમાં પૈસા છોડાય નહીં ગયા પૈસા નો આવશે તમને સલામ કરું બધું કરું એટલે એટલે પૈસા થાય ગયા લે તું કેવો રહું છું જો જાણી દીધા ભાગ્યા બધા રહી ગયા પૂરેપૂરા બધું ચાલી રહી ગયા અંદર જવા મળે કે જય ઉભો રહે કે સાહેબ કયા હુકમ છે આપતા તારા સાહેબ કે હું તને જોઈ રહીશ કે છે. તારે કે સાહેબ मैं भी आपको देख लेंगे જો પૈસા પૂરા આપ્યા અને વેર વધારી મુસલમાન જોડે. આ નિવેડો લાવવો જોઈએ કેવું કોઈ માણસ જોડે રહેર ના વધે એ બીજો જવાબ અને ગાય જોડે રહેર ના વધે ગાય મનમાં વાટી કરે કે અને મને માર્યો છે એ રહેર ના વધે કારણ સતયુગમાં જીવ માત્ર પ્રેમથી બંધાયા હતા અને અત્યારે રહેરથી બંધન છે કયું છે એટલે ના બંધાય એ પૂછે પ્રેમ તો થવાનું જ નહીં કર્યો પણ રહેર તો ના થવું જોઈએ શું કહ્યું એટલે ખબર છે દિવેલો લાગવો થઈ ગયો કેટલા કેટલા કેટલા કેટલી આજ્ઞા થઈ બીજી રિયલ વ્યૂ પોઈન્ટ સીધી વ્યવસ્થિત શક્તિ દ્વારા ચલાવી છે અને ચોથી આ સંભાવના નિકાલ કરવા ફાયદો આ પાંચ ને આજ્ઞા નથી ને આ પાંચ ની આજ્ઞા છે તે બેંક નો ખાતું મગજ આવવાનું છે સુધારતા નામનું એટલે સુધારતા થયું જાણતા નતા એટલે મગજ નામનું ખાતું થયું અને છોકરો અને આ નોમિની ન નીકળે નોમ જરાય માટે જ નીકળે એટલે નોમ પર બધા ગુના ગુના કર્યા બધા વ્યક્તિ વગેરા એટલે આપણે સિદ્ધાર્થ કરીશું ત્યારે જેટલી તમારે આજ્ઞા પાંચ હોય એટલું ત્યાં ધમે જેટલી આ પાંચ આજ્ઞા છે ને એ પાળો એટલે તમારે ધીમે બીજું હવે અમે અમારા દર્શન કરવા માટે આવો એ જમે થાય અમારે જો સત્સંગ કરવા માટે આવો તો જમે થાય અમારે જે વિધિ કરી જાય તો જમે થાય પછી પુસ્તકો સચિદાન જગનાથ દાદાના પુસ્તકો છે બધા સચિદાન તે ફ્રી ઓફ આપે છે પૈસા વગર તે જ્યારે જોઈતા હોય તે મંગાવી લેવાનું અને તે વાંચો તો સુધારમાં ચોપડે પછી એક માટી નીકળે છે અક્રમ વિજ્ઞાન નામનું તે જતે તમારે એના પૈસા ભરવાના હોય છે બાર મહિના તે તમારે ભાઈને મંગાવી લેવું તો દર મહિને જતે ભાઈ મારી ફ્રેશ વાણી આવે દર મહિને તાજી વાળી દાદાજી આવે તે વાંચવાની બધી મળે આવી રીતે સત્સંગ થાય અને અમે ચોપડો જમે થયા કરે અમે કોઈ ન્યૂ જર્સીમાં હોય કે ન્યુયોર્કમાં હોય તો બને તો આપણું આવી ચટણી કરી દો આ મોટા મોટું અબજો રૂપિયા આપતા જે બને એ વસ્તુ થઈ છે અરે લાખો અવતાર થાય તો એ પોતાનો આત્મા પ્રાપ્ત ન થાય એવી વસ્તુ છે ત્યાં ઉપગ્રહ જ્ઞાની હોય ત્યાં થઈ જાય તો આ પાંચ આજ્ઞા પાછો નહીં તો પછી ચિંતા થાય તમને તો મારી પાસે બે લાખ ડોલર નો દાવો મળશે ખબર ને એવું આ વિજ્ઞાન છે ખબર ને એટલે પાંચ આજ્ઞા એવી સરસ પાડજો સમજી લીધો ના હોય તો કોકની પાસે આવીને અહીંયા આગળ અહીં તમારા ઉઠવાના હોય છે કે અહીં કોઈ રામ મોહનભાઈ અહીંયા આવીને પૂછી દેશો તો દેખાશે બરોબર ને આ રામ મોહનભાઈ છે ને એને આવી પૂછી દેશો છે બીજા બધા ડોક્ટર છે બીજા બધા છે અહીંયા આગળ એ બધું દેખાશે તમને અને એમને ત્રાસ જજો આપણે એ બરોબર હા એ બધું રસ્તો કરી આપશે પણ પૂછ્યા વગર ના લાગે પડે ભૂલચૂક થઈ જાય પાંચ આજ્ઞા નહી રહી હો એકાદ ભૂલ થઈ જાય શું થાય હવે પૂરું થઈ ગયું આ પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે હવે તમે ખરેખર છતે મગનભી છો કે ખરેખર સુધાર્થમાં છો એ કહો પડે ખરેખર વગર બે છો ખરેખર સિદ્ધાર્થમાં છો હા હા તમે શું બોલતા હતા ખરેખર હું મગન બી છું એ જ અહંકાર હતો ત્યારે અહંકાર ગયો શું કહ્યું જ્યાં નથી કહું બોલતા હતા ખરેખર નથી ત્યાં ખરેખર હું છું બોલતા એનું નામ અહંકાર ત્યારે અહંકાર થયો અરે અહંકારી જોડે મમતા વરેલી હોય જો અહંકાર જાય તો અહંકાર હું હતું તે આવી જગ્યાએ મમતા ગઈ અહંકાર ને આજે એટલે અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો આજે પોતાના સ્વરૂપ સિદ્ધાર્થ નું ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ ત્યાગ પૂરું થઈ ગયું ગ્રહણ ત્યાગ નો પડ્યા પૂરો રહ્યો નહીં આ ફાયદો જમવા નિકાલ કરવાનો રહ્યો ફરી સમજ ક્યાં સુધી આવ્યો હવે આપણે મુસ્લિમ હવે આ ફાઇલો એનો એક અવતારનો બે અવતારનો પૂરી થઈ જશે પણ હવે આકારથી મુક્તિ આપણને મુક્તિ શું છે નો આનંદ રહેશે જનક વિદેહી કરતા ઊંચી રજા છે પડી ને હવે આ પછી ભગવાને શું કહ્યું જ્ઞાનીની પાસે પડી રહેજો ભગવાને પછી પહેલાના જમાનામાં બધું હતું કે આપણી ઉંમર ચાલી વર્ષની થઈ હોય ત્યાં છોકરો થતા અઢાર વર્ષનો વીસ હોય તે પાછો ધંધા દુકાન પર બેસો થયો હોય એટલે આપણે એને કહીએ કે તું દુકાન કરાય ને હું મારી પાસે આત્માનું કરી દઉં એટલે પહેલા જઈ તો આગળ જ્ઞાની પાસે રહેતા હતા આગળ મને ખાતા આપણે આખો દાડો પંતા પડ્યા રહે એટલે જ્ઞાની ગુરુ આખો દાડો ઉઘાડીને જોવાથી એમના વાતાવરણમાં રહેવાથી એમની નિધિ ધ્યાન કરવાથી બધી શક્તિઓ પ્રાપ્ત થઈ જાય ને હવે અત્યારે હું તમને કહું કે તમે અહીં પડ્યા રહો તમારી ભાઈ ભાઈ ગોવા એના કરતા હું તમને પાછા પણ બીજો રસ્તો દેખાડું તમે પેલું કરવું પડે હવે નથી એટલે બીજો રસ્તો દેખાડું તે ખાસ અવશ્ય કરજો અવશ્ય રાત્રે કેટલા વાગે ભૂઈ જાઓ તેનો મારો વધારો નથી દસ અગિયાર નવ દસ અગિયાર બાર વાગે પણ જયારે ભૂઈ જાવ ત્યારે વાંક્યો મીચી અને દાદાનું દીદી જાતે રહેવું જોઈએ તમે ભૂલી દીધું દેખાય દાદા અને હું શુદ્ધાત્મા કોઈને હરકત ના થાય એવું બોલવાનું આપણે કોને સંભળાય એવું ધીમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલતા બોલતા આવું ગોઠવી અને ભૂલી જવાનું એટલે એમને અંદર ગોઠવેલું કાયમ રહેશે આખો આખી રાતે રહેશે અને એની કેટલી વાર ઊંઘી જશો હા દસ મિનિટમાં ઊંઘ આવે દસ મિનિટ અડધો કલાક આવે બરાબર તમે બોલ્યા એ બરાબર ગોરીઓ દાદા આ તમને પાંચ ઊંઘી જજો મને કહે છે કે મને તરત જ પડી એટલે ચૂંટીઓ ખાઈ જાગ્યો કરાવજો ગોઠવણી કરી ઊંઘી જવાનું ગોઠવ્યા વગર નહીં ઊંઘી આમ ગોઠવણી કરી દાદા દેખાતા થાય ગોઠવણી કરી પછી હવે તે પછી બુદ્ધિ બરાબર પણ બોટમાં જતા બહુ ગોદામાં આવે ને એટલે શું કરે એક માણસને છતે દહીં બનાવવું હતું દહીં શિખર બનાવવા માટે તે બે દૂધ લાવ્યો અને ભાઈઓ વખાણ હતો તેને કહે છે તું મને આ દૂધ આકરી આવ્યું તારું દહીં થાય તારે ચિકન કરવાનું એટલે ભાઈએ દૂધ ગરમ કરી અને આટલું દહીં નાખી હલાવીને આપ્યું અને કે છે અત્યારે હારા થયા જ રાખતા અને તું ઢોકીને સુઈ જા મારે જોવું તો પડશે ને એમને એની મહેનત થઈ જાય નામ જ ના દઈશ તું ઘર કરતા રૂકી જાય હવામાં દઈને ચોથલા મળશે પણ પેલો અક્કલવાળો હતો તે રાતે એક વાગે ઉઠ્યો ત્યારે પણ એમ કંઈ કરવું તો પડે ને આપણે એટલે તો આજે માગણી ગાડી એનો થઈ ગયો લખો પણ ચાલુ જ ના કરીએ લખો થઈ ગયો ચિકંડાઈ ના થાય પછી ના થઈ એવી રીતે કહી દેજો કે આજનો દાડો કાલ બપોર જમવા આવજે કે આજનો દાડો બધા એક જ દાડો કાલે કાલ બપોર જમવા આવજે એમ ડાયરેક્ટ એક આવશે એ પ્રમાણે ત્યાં જો થઈ જશે સમજ ને અને પછી આગળ છે ક્યાં સુધી હવે છે આપણે ગાય ભેંસ બધા સુધારવા દેખાય એટલે મુસલમાનમાં સુધારવા દેખાય જૈનોમાં સુધારવા દેખાય એટલે આ તસ્મા કહી રહ્યા નહીં આપણને તો આત્મધર્મી થયા શું થયા આત્મધર્મ એ આત્મધર્મ અને દેહાભ્યાસ ધર્મ એ ભય ભયવાળો અને આ નિર્ભય આત્મધર્મ પોતાનો ધર્મ સ્વધર્મ કહેવાય સ્વધર્મ આત્મધર્મ એ સ્વધર્મ છે અને દેહા ધર્મ એ પરધર્મ છે ત્યારે આપણા વેપારીઓ શું કર્યું વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને આ બીજા ધર્મ ધર્મ કહીને આવું ઠોકી બેહાયું કે લોકો અત્યારે માર થઈ ગયા આત્મધર્મ એ સ્વધર્મ છે કેવો છે હવે આ એ ચોપડી આપી છે ને તે એ સંસ્કૃત બોલાવે એટલું તમારે સંસ્કૃત બોલવાનું અને ગુજરાતી તમારે બોલવાનું નહીં સાંભળવાનું એટલું આ ચોપડી કાઢો એ થશે પ્રાઇમરી સ્ટેજ માં છે ચિંતા જ ના થાય ચિંતા વરી ક્રોધ માં માયેલો કોઈ થાય લાભ છે એટલે તો અમે બોલીએ અમે મને વાંધો નથી પણ એમને ના ખોરાય કારણ કે આ અમારું અનેકાંત અને પેલું એકાંતિ એટલે સહેજામાં સહેજાને તમે એકાંતિક કરેલું અને બધા એકાંતિક જ કહેવાય વિષ્ણુને એકાંતિક એકાંતિક એટલે એક જાતનું વારું અમે નક્કી કરીએ છીએ કે આ પ્રમાણે અમારે આ પ્રમાણે કરી દેવું છો તો બધા ભ્રાંતિ ના ધર્મ ઉભા થયા ધર્મ ના પાસે ભ્રાંતિ તમે કહેતા તમે કોકને અવરું પડી જતા શું કરીએ ના પડવા દઈએ બધા ગુરુને બોલાવીને બોલાવીએ છીએ અને અવરું નહીં પડે ના પણ બીજાને અવરું ના પડે પણ આ મારું તો અનેકાન ને આ તો ચાર બિલિયન માટે ચાર મહિના માટે ભગવાન ભગવાન જે જ નથી જેને બંને જાણવું છે એ જાણે આ એ ખોટું અમને કહેતા ને આ એ કહેતા કારણ કે બાય પાછાનું છે ગોડ ક્રિએટર કારણ કુંભાર નથી ભગવાન કે આવું બધું બનાવે બધું તો વિજ્ઞાન વિચારે પણ સમજવા વિચાર હા પેલું શિશુ એટલે તમારી ચિંતા ચિંતા કશું રેન રેન મુક્તિ જવાની હોય તેના માટે આ પેલું શિશુ ને ચેતાનંદ સ્વામી તો સારો માર્ગ કર્યો કે લોકોને ત્યાં દારૂ જોડે મમતા જોડે બીજી જોડે અને આગળ વધાર્યા ઉદરસે પ્રતાપ કયા અને કુટુંબીઓને પ્રસંગી બનાવ્યા શું કહ્યું કુટુંબીઓને હરિજન બનાવ્યા આ તો વિજ્ઞાન છે એટલે આ કોઈ ધર્મથી બધા ધર્મથી બહાર છે આપણે બધા ધર્મોમાં ચિંતા થાય ઇગોઇઝમ હોય અહીં જેમ ખરાબ થઈ જાય ચિંતા તમને મદદ કરે હું તાણ કરે વખતે કરી આપું તો શું કરી આપું કે તમે પુસ્તક મને વાંચતા આપણે પુસ્તક મને તમને બીજું મારે બોલીએ નહીં બોલીએ આવું નીકળી જાય કઈ ના મંડ્યા એના કઈ બોલાય નહીં પુસ્તક લાવો પુસ્તક વાંચી સાહેબ બહાર બધા બોલાવે છે અમે પછી ચાર ગાળો પડી ગયા પણ અમે ચાર ગાળો ઉધારીએ નહીં અને પેલો પ્યારો જમે માટે હા મારો કાયદો દાદા એ જમ્યા હતો એટલે તો દાદા દર્શન માટે બોલાવવાનો મારો પ્રયત્ન હતો સારું સારું રવિવાર જો અને એમને તમારે જો આ જ્ઞાન લેવું તો તમારે પછી મંદિરમાં જવા વાંધો નહીં તમને રહેશે પુસ્તક વધારે સમજાશે એવું લેવું એ તો નથી એમાં અમને વાંધો નથી અમને આપવામાં વાંધો સર ઈચ્છા થાય કહેજો આ તો જાગૃતિ વધી છે ધંધા રોજગાર બધું સારું જો તમારે અનુકૂળ આવે તો પછી બોલાવવા આવજો તમે મને બતાવશો આપણે આટલું બધું કામ છે ઓછું છે આખો દિવસ સુધી રહે છે realize you must realize your soul try show me show me ઘરે ખરાબ વિચાર કરતા સારો વિચાર કરતા આપડે લેવા દેવા નહીં હવે મનના જ્ઞાતા દસતા તમે સમજો ને લાઈટ આવી લાઈટ કેટલું લાઈટ જે બે કલાકમાં લાખો આનંદ દર્શન ખોટવાઈ જશે જે એ વિજ્ઞાન નો ધન છે ને એ વિજ્ઞાન એ ધન ચિંતા એક દાડો જો બંધ થઈ જાય તો ભગવાન કે અરે પારા ઘરે ભૂલી જાય તો અંદર અંદર ગળા પર ઉભો ના થાય તો ભગવાન કે સમાધિ કેટલાય માણસ બિલકુલ પુસ્તક ધર્મની પુસ્તક જ ના વાંચે એને ઓલ રાઈટ પુસ્તક કોરી દેશ કારણ કે અત્યારથી જાણ્યું છે બધું ખોટું છે અમારે કશું હાથ છે બધું રિલેટિવ જ છે શું છે જે હીરાની કિંમત ત્યાં પેરિસમાં થાય તે હીરા મુંબઈના બજારમાં લાવે થાય છે કશું જરૂરી સમજે નહીં જરૂરી બૂટ પહેરવાના સમજે તે રીતના જરૂરી એને સમજી શકે એટલે આ વિજ્ઞાન કોણ સમજી શકે એક જ વાક્ય સંદર્ભ દરરોજ એટલે અમારે બોલાવેલું બોલીએ છીએ એવું કહે અમે એટલું કહીએ છીએ તમારે બોલ્યું તો બોલજો અનંત ને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થામાં હું સંપૂર્ણ સુખ છું સરળ છું એ તમે બોલો એટલું જ બાકી સમજવામાં પહોંચે કરે આ બધા બોલે એટલું પણ બોલે તો ફળ મળી જાય એવું છે આપણું કામ આગળ ચાલુ થઈ ને સમજીને જ્ઞાની થવું છે એ આપણે સ્ટેશન મળવું પડે પાછું એના કરતા આપણે મોસલે જતા એવું વિચારે નહીં શું બોલું એ ચિંતા ઉભી થાય નહીં કશી અનંતા મેળવની જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં અને તમામ સંગીત ચેતનાઓમાં સંપૂર્ણ અસંગત શીખે છે મન વચન કાયની તમામ સંગીત ચેતના અને તેમાં સંપૂર્ણ અસંગત એટલે લોકો કે આ વિષય નડે છે એટલે હું આ વિષય ઉડાવી દઉં આપણું વિજ્ઞાન તો જો તેથી મેં કર્મચારી છૂટ્યા કર્મચારી છૂટ્યો કોઈ માનવાય ના થાય ને આને આટલું માનતા હોય ને આવું હોય નહીં તાકે ત્યાં ખબર પડે મને વચ્ચે કહ્યું ને થી અમેરિકા માં આવ્યા ને વસંતભાઈ <laughs> એમ તો વાતું છે ભાડું કર્યું પૈસા લીધા પૈસા ડગો કરવા <laughs> આપડે ઘર લઈએ શબ્દ નીકળે ગયા જન્મ ની વાણિયા ની બુદ્ધિ છે બે બાજુ વાણિયા જ રાખવું જોડે તો વાણીઓ એ જઈને તો કાયમ પડે એને કશું કામ નહીં કરવાનું ફરવાનું કારણ કે હું તો ભલો માણસ એક તો માનાથી બોલાવે શેઠાવો હવે આપણે કશું સોદો કરવા ગયા ભાઈ અને પેલો શેઠાવો લીધે છે તમને પસંદ આવ્યું ના આવ્યું તો મને કઈ પસંદ આવી જાય તો હું કરને તો આ બાજુ સોદો પેલો વાણીઓ મેં આથી ઊંચો માલ જોયો છે મનચેતર બહેન કે આથી ઊંચો માલ જોયો છે અને આથી સસ્તો રાવણ ને જો વાણિયો મળ્યો સલાહકાર હા તો હારી દશા હારી ના થાય રામચંદ્રજી હારી થાય વળી મોફરથી કોઈ જીતેલો અરે એ તો સાયન્ટિસ્ટ હતો રામચંદ્ર આ તો આપડા લોકોએ એને ખોટું ખોટું બ્લેક કર્યો છે સાયન્ટિસ્ટ વિજ્ઞાની માણસ અને તીર્થંકરો એમને તો પહેલા દલાકા પૂરું જ કહેવાય અને આપડે મોકલી દેવાનું એ તો તીર્થંકર થવાનું કૃષ્ણ તીર્થંકર થવાના છે ચોવીસ તીર્થંકર થવાના છે ત્યાર પછી આપણા લોકો સમજણ જ ને આ કોઈ ઊંધું પકડાવે ચાલે પછી વાણીઓ ગીતાનું વહન કરવામાં તો આપણા નારદજી છે ને એને તે એમને તો આગળ બહુ પવાડો કર્યો અરે આવી કન્યા તો કોઈ દાડો કોઈ મળે નહીં કોઈને આવી હોય જ નહીં આ રામ જ લઈ ગયા અને તું કામ બેસી રહ્યો ગાંધીને ચઢાયો હવે સાયન્ટિસ્ટ માણસને ઊંધા રસ્તે દોર્યો અને આપણું બગાડી નારદ આવું જ કરતા દરેક માટે નારદ જન્મેલા હતા નહીં નારદ સાહેબ આવે નારદ આવડતા નહીં લોકો દેવ બાજુ વડે બંને બંને જગ્યાએ મહેમાન થાય પાછા પોતે મહેમાન બધી જગ્યાએ સુપર પાવર પાછા સુપર પાવર બાકી આ આનંદ ભગવ છે રાવણ તો એક વાણીઓ જો હોત ને તો આ બેટા ને અમે તમને બહુ કિંમતી ગણીએ પણ આ લોકોને સમજાય નહીં રીતે જતો હતો <laughs> માન આપે ભૂખ્યા માન ના બીજું કઈ માન વાણિયા ચાલી દીધ માલ કેવો જાય <laughs> હવે અંકાર ભાડો અંકાર બેડ અંકાર મમત્વ રહિત હતો કેવો હા એ ગુણ તો બહુ મોટો મમત્વ રહિત અહંકાર પણ ગાડો ગાડો મહત્વ રહિત એ ભગવાન નથી આ વિધાઉટ માય ગોડ આ વિધાઉટ માય ઇઝ ગોડ આ વિથ માય જીવા શું કહું તે વિધાયક ભાવના લક્ષણ દેખાતો નોર્મલ માટે હા ડોલર મી મી મી યમન મી મી ભટકી ગયેલો પટેલો થી એક પટેલ આવ્યા કે છે મારે આટલું આ કરવાનું છે અને તમે એમાં જામીન થાવ નથી જામીન નહીં થતા હજાર રૂપિયા લઈ જા પણ જામીન નહીં થયું બરાબર કેવું બોલો છો કે છે તમારે જોયું માથું તક ઉતારી નાખીએ ઉતારી નાખે ઉતારી લેવા માંગે મારું માથું લેવા મારું માથું મારે હાલ નહીં મારું કામ પણ માથું પણ શીખેલું નહીં તમે કહો કે વાણિયા રહેલો વાણિયો હતો કે રહેલો વાણિયા ના કેટલા આવતા પણ વાણિયા પણ કરેલું ક્ષત્રિય પણ કરેલું આ ધંધો મળેલો બીજું કઈ કઈ માર્યું છે કઈ વાણિયા વાણિયા પણ કરેલું વાણિયા વિદ્યા પૂરી નહીં આવે એની જે વાણિયા હું શીખી કરી દે તરત હે વાણિયા મૂછ કરી ફાયદો એ મારે વાણિયા જોડે રાખતો મહત્વ પણ વાત આપડે મોથું લેવું નથી આપડે આ વાણિયા લોકો જોડે આ વિચાર લાગે નહીં દાળ કડી હળવો વળવો બધું હમણાં આપેલે બીજી પાંચ રૂપિયા નહીં રૂપિયા રૂપિયા ઉછીના ખોરે એવું કઈ અને ખોરે તો ખોરે તો પછી ખોરે આપડે કઈ પચાસ લીધો ના બા ના બા બહુ પછી આંધ્રા મારે ભાઈ પડી જશે આપણે શું રોગ્યો આપણે શું બોલીએ એને આપણે આપડે ઉદાર હોઈએ તો શાકમાં લાવીએ થોડું થોડું મોકલાવું ખુશ થઈ જાય હવે શાક વેચા તો લાવું છે પણ થોડું મોકલાવું ખુશ થઈ જાય એક વાદાનો પાંચસો રીંગણા મળે હવે એમાં આટલા રીંગણા મોકલી આપણે શું આપી દીધું કહેવાય પછી એ ખુશ થઈ જાય બહુ મોટા મનના બહુ મોટા મનના એને રીંગણું ના હતા હા એના પૂછ્યો એક ગુણ જોયો મોટો મોટો ભગવાનની વાત આવી ધોવા બધા તમારા લોકો ને જોયા ભગવાન ની વાત આવી તો બધું નાખ્યા કારણ બહુ પાછા તમે લોકો એ તમારે નાખી દીધું ઉગશે ને બહુ પાછા બહુ બહુ પાછા હા એને નાખીશું દુઃખ છે એવું બાકી આમ ના થશે આમ આવે વાણીઓ લડે રાગમાં નથી નથી જ કે પૈસા નથી નથી જ કે હોય પૈસા કેવું એમ કે છે કે વાણીઓ વાણીઓ રોવે ને વાણીઓ રડે વાણીઓ રડે રાગમાં વાણીઓ રડે રાગમાં રડે રડે એટલે રોવે રાઈટ હા રોવે ને આંસુ સારે પત્તા વગર તો નફાની વાત ચાલતી અંદર ઉપર બનાવટ રોવે બનાવટ રોવે એ તો હું <laughs> સારા વાણિયા બહુ સારા એક વાણિયા મને કે છે રોજ મને અડધો કલાક આપની સાથે ફરવાનો આપો હું આપીશું કારણ કે એને લોકો નાચ વાળા હતો ચેત નો છોકરો પણ નાચ વાળા જરાક વધુ પડતું બોલે ને એટલે કાઢી નાખેલો વધુ પડતું ચોખ્ખું બોલે ચોખ્ખું શું કે એને બાપે શું કહ્યું કે તું ગમે તે રીતે જે પચીસ રૂપિયા લાય મારી દીકરીને છોકરાએ શું કહ્યું તારે મારે ચોરી કરી લાવવા કે કપડા નું વધારે ઓછું માપ આપી લાવવા કે તું ગમે તે રીતે કે પચીસ વાંજે લાય એટલે હું સમજી ગયો વાણિયા લોકો છોકરાને ચોર બનાવે છે છોકરો ડાયો હતો અને તેથી એને ગાળો ધરાવ્યા લોકોએ ચોખ્ખો માણસ એટલે ગાળો બને સાહેબ એટલે મેં સમજ્યો કે આ માણસ નગર તમને મારા જાય છે અને એની નાચ બધી આખી મને છે એની નાચ બધી ઓળખે અને મારે બહુ પૂજ્ય ભાવ લોકો એટલે મને કહેતા અડધો કલાક આપશો હું સંભાળજો અડધો કલાક ફરો કર્યો ફેર્યા નહીં તે લોકો મને જે જે કરતા હું કહું આ તમારા નાક નો શેર છે એને કહે ને કરાય કરાય કર્યું પણ દાયો બનાવ્યો પછી મેં એક દાડો કહ્યું આ બાપા સાથે આટલા આટલા જંગ્યા પહેરી અહીં બધી કપડું અહીં નીચે ના ઉતરે અને પૈસા કહું લખો તે મેં કહું આ પહેરીને તમારા હારો બિચારા જતા જ હા અને તમને મૂકી જશે માટે એમને એને કઈ કીધું એવા બે કરજો ધક્કા ધોકા ખાજો એટલે તમારા બાપા ઓળખતા નથી મારે મારે અમદાવાદ શું ઓળખવાનું છે તારા બાપા જોડે એ કઈ આપી દે છે ને તે આપે એવાય નથી એ તો લઈ જવા તો દસ લાખ દાવો દેવો કરી જાય એવા છે આટલી બધી આવી તમને સમજાય વિચાર દસ લાખ દેવું કરી આવે બોલાવીને તમારી જોડે મને કહે